बताया परसू है परसू अपने हम पर अच्छी बोलती है हाँ, हाँ, हमको तो हमको तो हिंदी में नहीं जानता है थोड़ा कुछ बोलता है तो उसी को मतलब कभी में आता है नहीं हाँ, कभी में आता है नहीं क्या बोलने को मंगता है तुम्हारे समझ में आ जाएगा हाँ એટલે આ જો દહેરાત ના હોત ને તો મને આવી જાય મને તો એક જ ફેર વાપરી યાદ રહી ને પણ આ બેરા વાંભળવા જ ના અને ઇંગ્લિશ તો મેટ્રિક ફેલ થયો તો આથી અંગ્રેજી બોલીએ ત્યારે અમે સદન વાક્ય સાચું હોય હુકમ થતા ના હોય તો જ બોલીએ આ એને થોડા ઢોકરા અહીં ચાલે છે અમારે તો એવું ના પડે થોડા <laughs> ઢોકરા અમે શીખ્યા નહીં અમે જે વાક્ય બોલે સાચું છે મેટ્રિક ફેર ફેરાય છે જે થોડું ઘણું આવડે છે આવડે એ તો બધા નથી મને चल સલ્પગલ हो ગયો विज्ञान थी हो गए जैसा टू एच न हो जगह हो जाए तो ऊपर टू है तो हो गए तो भगवान की जरूर है पानी के लिए पानी से टू है तो भिगा हो जाए पानी ऐसा हो जाता है ना वो बारिश ऐसा ही गिरता है ना है और कोई आदमी અફીણ અફીણ અફીણ આવે છે શું કે તમારા ઓપિયમ મોર્ફિન ઓપિયમ ઓપિયમ બરાબર મોર્ફિન morphine. ऐसा बात है। ओपियम ओपियम इतना खा गया तो भगवान को मारने को नहीं आना पड़ता है वही मार देता है भगवान की जरूरत नहीं मारने की और माथा मारा तो दवा पिया तो वो मार देता है भगवान की क्या जरूरत है भगवान तो भगवान है ये वही काम में नहीं पड़ता है ऐसे काम में वो तो विज्ञान से चल रहे हैं दुनिया पे और विज्ञान से हो रही है देखो कभी कोई हाँ, कोई आदमी बोले कि नहीं प्रूफ दो हमको भगवान ने नहीं बनाया था तो हमारे ऐसा भी प्रूफ देता है कि जो भगवान ने बनाया तो इसका कौन सी साल में बनाया है वो शुरुआत किया उसको जरूर पड़े वो बोलता है काल तो हमें जानता है तो हमने ऐसा पूछता है कि भी क्रिएशन तो हुआ है कि बिगिनिंग हो रहा है नहीं क्रिएटेड किया बिगिनिंग तो, तो होता ही नहीं होता है कि नहीं होता है और तो जिस जो चीज बिगिनिंग हो रहा है उससे एंड आता है क्या आता है बिगिनिंग होता है नहीं इसका एंड आता ही नहीं तो ये एंड वाला जगत नहीं है अनादि अनंत है क्या है अनादि अनंत पहले अनाधिकार भी है निहाय निहाय है रहने वाला है इतने बनाया नहीं हाँ। वो विज्ञान से हो रहा है क्या विज्ञान से तो दरिया है ना ये समुद्र और सूर्यनारायण उसी पे जाता है तो दरिया में से क्या होता है वेपर निकलता है क्या निकलता है वड़ा निकलता है ना सूर्यनारायण आया तो अपने बोले दरिया तुम कि क्यों वेपर निकालता है तुम तो ये जब वो अपने को खुलासा करता है कि भी हम नहीं निकालता है हम जो निकालता है तो रात को रात को भी निकालता है रात को नहीं निकालता ना हाँ तो वो नहीं कर तो फिर इस बीच में बोलता अपने सूर्य को पूछते कि तुम क्यों इसको बाहर निकालता है वो बोलता है कि हम जो निकालता था तो प्लेटो जमीन पर होता है आप ना है ना तो वो दरिया दरिया भी नहीं और सूर्यनारायण भी करता नहीं भजिया भी करता नहीं वो तो दोनों दोनों भेदा हो गया नहीं इससे व्यक्तिगत गुण हो गया वो दरिया का गुण भी नहीं है सूर्य का गुण ऐसे भगवान ये व्यक्तिगत गुण से सब दुनिया हो गई समझे ना वो चेतन का भी गुण नहीं है और जड़ का भी गुण नहीं ऐसे हो गए तो आत्मा बिल्कुल सूत्र है आपके अंदर आत्मा बिल्कुल शुद्ध है क्या ये कौन करता है व्यतिरिक गुण हो गया है चेतन और जड़ दोनों भेदा हो गया तो इससे व्यतिरिक गुण उत्पन्न था तो क्या व्यतिरिक गुण के क्रोध मान में हो गया वो मान और क्रोध यह अहंकार है समझे ना અને લોભ અને માયા अहंकार ममता हो गया इससे चल रहे हैं और आपने मान लिया कि मैं ही हूँ मैं हूँ नहीं ये आपकी मान्यता है फिर आई हम શું નામ છે એનું? कुमार देवेंद्र कुमार देवेंद्र कुमार I am Devendra is the first wrong belief. देवेंद्र ये बॉडी का नाम है नॉट प्योर आप मानता है कि मैं मैं हूँ तो first strong believe strong believe अच्छा है नहीं फायदा नहीं और दूसरा क्या बोलता है ये ये औरत का मैं धनी हूं ये दूसरी रॉन्ग बिलीव ये लड़का का मैं फादर हूं तीसरी रॉन्ग उसका मामा हूँ काका हूँ सब हूं डॉक्टर हूँ मैं डॉक्टर हूँ रॉन्ग बिलीफ है अब है जो जो है ये जानता नहीं और नहीं है ये सब न बोलता है ये सब रॉन्ग बिलीफ है और रॉन्ग बिलीफ से दुनिया खड़ी हो गई है और आप हम क्या करेगा रॉन्ग बिलीफ सब फ्रैक्चर कर लेंगे कितनी रॉन्ग बिलीफ है तो जितना शब्द है इतनी रॉन्ग बिलीफ तो हम सब फ्रैक्चर कर देंगे और राइट बिलीफ बता देंगे क्या बता देंगे राइट बिलीफ सम्यक दर्शन बोला जाता है गाइड मिली क्या बोलता है सम्यक दर्शन तो सम्यक दर्शन से आत्मा मिलता है और आत्मा हम बता देगा तो थोड़ा आनंद होता अभी हाँ this is cash going this से आनंद होता है हाँ। सदा आनंद है ना फिर हाँ પછી ડોલર તો નહીં મળ્યા હતા તો છ મહિના પછી કોઈ મળ્યા ગયા એની કચાત નહીં રાખવાનું ત્યારે તો આ હું કોણ છું જાણી લેવું શું કહ્યું શું પસંદ આવ્યા છે કાલ કાલે અરજ બોલીએ બરાબર હું રાજી છું તું એડ્રેસ અમે કેમ કરી એડ્રેસ તું આવું બોલું છું હા પેલા છે બંગલો બધું પોનું સ્વાદી બધું વેચી બનાવ્યું છોકરા કરે કરો પણ તે કે પગાર તમે કોન્સેપ્ટ કોન્સેપ્ટ ડોલર મહિને આપે કામ કરો કે અને વાપરવા કે મારે પંદર ડોલર ના દે રસલાલ નથી અને દસ વર્ષથી જેવું જેલ જઈએ છે મેળવી છોકરાની પાસે કેવું આપી દીધું બધી આપી દીધું એવું એટલે હા તો હા તો છોકરાઓ હા એટલે મેં તમને કીધું સત્યા નાથી વાળી ગયા મહેશ પ્રેમ રાખવાનો લાગે બધું આપી ના દેવા બધું લખી અપાય નહીં દાદા પુષ્પાબેન ખૂબ લાગણી વાળા છે પુષ્પા ખુબ લાગણી વાળી છે ખુબ લાગણી લાગણી ખુબ ખુબ લાગણી છે પુષ્પા બધા માટે દીકરા માટે બી છે આના બરાબર છે પણ હવે આ જે સુધારવાની જગ્યા છે દીકરાને એમાં પછી તમે બહુ જવા એમ કે કે આપણે ત્યાં છે ત્યાં સુધી સુખી રાખો એને હા કારણ કે કંટ્રોલ રાખવો પડે લગામ આપી પથરે એ એમ સમજી કાઢે એ ધોરણ બધું આપણું જ છે હા અને આપડે તો ચોરી પડે ચોરી મારી પણ કારણ મારી મારી તો મિલકત થયું આપડે અને આપડે કહીએ ને કે મારા ફાધરે આપી વેતન આપી છે મારું જ છે કે વાસો કેટલો ફાધર ને આપેલો એટલો છે એટલે મારા બાપ નું એ તમારું કમેલું ના બરાબર છે એ તમારી મરજી પર વિલ તમારી એટલે કાયદેસર કોર્ટમાં એને કરી શકે ફાધર નું આપણે લીધું હોય એટલું આપણે આપવું જોઈએ તરી રહ્યું પછી આપણી જિંદગી રાખે પોતાની જીવન જાય એવું સપમાન જીવન ચાલ્યું સારું જાય આપણે બાપ પોતાને આવડી દરી પણ એવો કંટ્રોલ બોલીએ એ બહુનું મન જ નહીં હા એ જયારે બહુનું મન તો મારું આ મારું અહીંથી જગ્યા અલગ કરવી પડશે બરાબર છે હા ભાઈનું મારું જગત રહેશે બધે ભય છે ભય જુદો ખરાબ થઈ જાય બરાબર ભય કોને નહીં રાખવાનો ફક્ત જ્ઞાન થોડી જરૂર જ નથી પોતે પોતાની જાતને પોતે ટકો કરે પોતાના દેશને પોતે જોઈ શકે છે એને કોઈ ઉપરી ના હોય જેમાં પોતે પોતાના સર્વસ્વ દોષી કે ત્યાં ઉપરી હોય શકે ઉપરી ક્યાં છે દોષ થતા ત્યાં છે ઉપરી દેખાડે હા મેં તો કીધું એને મેં તો એને કીધું મારા દીકરાને કે આ કોલેજમાં ભણવા જાય પચાસ હજાર ડોલર ખર્ચ થાય હા એક કે એક પૈસો લોન કરી તરીકે હા આપવાનું નહીં મારી ઈચ્છા થાય કે તું સારી રીતે ઉતર્યો આપવું હોય તો મારી મરજી પણ યુ કે ના ક્લેમ અને એક એક પૈનો ઇન્ટરેસ્ટ હતો વાત બધી વેપારી કારણ કે મિત્ર શું કે છે ઓ તો મારું જ છે મેં કહું હા એવું માની ના બેસતો મારી ફરજ છે કે તું તૈયાર થાય બસ તું મારા કરતા દસ ગણું પણ આપવું નહીં એટલે આપણે તો મુખ્ય કે વસ્તુ નિશ્ચિતતા યુવાનને સ્વતંત્રતા આપીએ સ્વતંત્રતા સત્તા નાશ વાળા બધી જોઈ જોઈ આથી જ્ઞાનીઓને બી તમને સ્વતંત્ર અપાય બાપને મહેનત કરવી કરે બધા હા હા આવું બધું બહુ વાંચન છે મારો દીકરો મારો બેન આ બધું આ બધું તારું છે તારું જ છે પેલા સાયકલ ઇફેક્ટ થઈ મેં અને મારું ને એનું ખાતું એક ખોલી દઉં હે મારો અને એના મારા દીકરાનું ખાતું એક ખોલેલું બેંકમાં ભેગું હા તે ભેગું ભેગું કારણ કારણ કે દૂર રહે ને સાન ફ્રાન્સિસ્કો એટલે જરૂર પડે એટલે એક વર્ષ ટ્રાય કર્યો મેં કહો બહુ થઈ ગયું કારણ કે છૂટ થઈ ગઈ ને એટલે બધા ખર્ચ જસ્ટિફાય કરે ખર્ચ જસ્ટિફાય કરે કે આ જરૂર હતી જરૂર હતી એટલે હું જોઉં કે હું અહીંયાથી પાંચ સેન્ટ માટે કંઈ આંટો મારતો હોઉં અને પેલો ત્યાં બેઠો બેઠો એના ફ્રેન્ડ ને ટેલિફોન કરીને પછી દડો ઉડાડી મારતો એટલે મેં કહું કા નહીં આપે તને મહિને એક ખર્ચ પેલી છૂટ નીકળી ગયા આ એક વાર અનુભવ કરાય એ હોય બરાબર જીતવા ના પડે સારું પણ સારું આપણે ખબર છોકરી હિન્દુસ્તાની ગમે તે અમેરિકન છોકરી ભણવા ગયા દૂર એટલે વિચાર કરતા હતા શું છે કે બકલી મને મળી કે ત્યાંથી જો ડિગ્રી મળે તો તમારે ક્યારેય જવું અને પાછું બતાવો તમે હાથમાં પૂછાય કારણ કે ત્યાં કોમ્પિટ છે ખૂબ એટલે મહેનત શું કરાવે તમારે ખેલવું પડે ખેલવું ન ફેંકી કાઢી એવી સ્ટેજ પર એનું કરે આ ગયા સત્રમાં જેવું હતું કેટલો બધો વખત છોકરી પાસે વાતો હશે અને ફોન તો ખબર નહીં વોટરૂમમાં છોકરી ત્યાં ફોન તો ત્યાં બેઠો હવે છે આવું કરીએ તો સુધરે એને પોતાને પછી ભવિષ્ય લાગે સારો બને સારું વસ્ત્ર કરીએ એટલે તારી ભાઈ નો કંટ્રોલ કોઈ નાખે પણ એમાં પછી કોઈ નાખે પછી કાય ભાઈ નો છોકરાઓ તો ખ્યાલ જ નહીં અનુભવ નહીં હા એ તો કઉ છું મોટા મોટા ખોઈ જાય છે <laughs> તે એનું સારો ભણતર મારાથી સારું બોલ છું કંઈક નથી પાસ થયો ત્યારે ચાર બેસ્ટ હોય તો થ્રી પાસ થયો બહુ સારી છે મહેનત પછી સાયન્સ એવો મોકલ્યો તો પહેલી ઘરની બહાર ગયો એ એક પોઈન્ટ પાંચ આવી હતી બે પાસું બીક લાગી ગઈ બીજી ક્રમમાં ત્રણ પોઈન્ટ નવ લઈ ક્રોધ માન માયા લોકો જેને સંયમ છે એ સંયમ આ તો ત્યાં લોકો ના થાય એ સંયમ થાય આપણા મહાત્મા બધાને આ તો ત્યાં લોકો ભગવાન ના કાર્ય ના આધારે આપડા તાતા લોક ના આધારે ખોટા છે બહાર તો એવા ને એવા જ છે ગૌર સિનેમા જતા સિનેમા ના જાય સમજણ માં <laughs> આત્મા જુદો વાત જુદી સિનેમા ધનાર જુદો ધોનાર જુદો પકનારો વાંધો ના લાગે નહીં કે જીજ્ઞા તરફ <laughs> પણ નાખેલી હોય તો તું જડી જડેલી કહું ને ચા સુધી લાગે લાગે બરાબર વ્યવહાર જરા કાચો પડી જાય પછી ભગવાન શું કહ્યું વ્યવહાર અને નિશ્ચય બંને પાંખો એ કરતું રાખે દાદા પાસે વાળો થયેલો હારો બરાબર બહાર ના કારણ કે બધું એટલે સંસારમાંથી ઉઠી ગયો ને ધીમે ધીમે સંસારમાં સત્ય આવી રીતે બેલેન્સ રાખવાની શક્તિ આપો એ બધી શક્તિ આપણને તું માગી છે મારે ઘેર આવી જવા પાછા બુદ્ધિને ગમવા ના દે બુદ્ધિ નીકળી ગઈ બધી એ મુંબઈમાં તો મોટા મોટા મોટા મોટા દાદા ભણે ફૂટતા જાય બુદ્ધિ નીકળી ગઈ ડખો તો નહીં ગયું વૃત્તિ સંસારમાં જરૂર છે સંસારનું આપણને નુકસાન ના થાય નફો અને ખોટ બે દેખાય profit and loss profit and loss અમારે તો આવે પ્રોફિટ એન્ડ લોસ નહીં જોઈએ તો અમારે તો જરૂર છે દાદા રાતે દેખાય છે કે ભોગ વાળો દરરોજ મારે બી આ પ્રોબ્લેમ આવે છે મારે કૃપા જોઈએ છે દાદા કે મારે નિરંતર દાદા ના નિરંતર તમે રહીએ ને તો કઈ કઈ ચડી ગયું બહુ વાત છે બહુ ને ધીમે ધીમે કરતા એકદમ દોડી જોઈએ પંજાબ ધીમે ધીમે દોરી છોડી દીધું આમાં ખેંચનાર હોય ને બહુ ખેંચે ને આપડે એકદમ છોડી દઈએ પડી જાય એટલે ધીમે ધીમે ધીમે પડે નહીં દોર ખેંચે છે ને કામ ઘણા બધા એવું બધું બુદ્ધિ જગો કરે આવ્યા પછી મૂંઝવણ બહુ થાય બુદ્ધિ જયારે દખલ કરે છે દખો કરે છે ત્યારે મૂંઝવણ બહુ થાય છે ડકો એનો સમજી જવાનું જેમ સાસુ કોઈને દખલ કરતી હોય તો આપણને ખબર પડે ને સાસુ દખલ કરે એવું આપણે એક નવા સાસુ પેલો સાસુ ના સમજી જવાનું કેમ એ કેમ દખો કરે છે દાદા એ કેમ દખો કરે છે ખોટે છે એનો ભાઈ એનો એનું રાજ જવામાં આવ્યું ને આપણે એનો રાજમાં હતા તો નથી હા તો કેમ જાઓ છો તમે કે હા તો સારું સંસ્થા તું બસ નહીં બધા જમાઈઓ આવે પેલા અમેરિકાનો એને કદાચ સારું છે બાબુ હશે સારો સારો આપણા એ બિસ્કુટ લાવો મેળાવા વ્યવસ્થિત કહેવાય એટલે માગણી ના થાય ડખો બધા સત્સંગ બધું સાંભળે છે કોણ દાદા અમારથી દાદા તો ના બનાવે દાદા અમારથી દાદા તો ના બનાવે આવું સારું નહીં બહુ જોખમ જોખમ છે હા એના કરતા આપડે દાદા ને કયા દાદા દાદા ના નામ પે હોતા હૈ દાદા ને ગયા ની આજ્ઞા મળ્યું એમાં મજા આવે આ જોખમદારી પદ છે બધું જેમાં ઉપરી કોઈ નહીં જોખમદારી પદ જેવું જોઈએ ચાલ તાલ લઈ જા અત્યારે મને ખ્યાલ નથી એઝ લાઈક એઝ મટલ કરાજ દાદા અકાઉન્ટન્ટ બનવું છે અકાઉન્ટન્ટ અકાઉન્ટન્ટ અહીંયા સીપીએ કઈ દાદા સર નહીં એકાઉન્ટ બિઝનેસ નહીં મેરેજ કરવા નથી તારે કરવા છે મેરેજ મેરેજ નથી કરે કરવા છે બંને એ નથી કર્યો ના વેર ઇઝ <laughs> <laughs> દાદા ભગવાનના સિંહ જયકાર બોલાવો દાદા ભગવાનના અસિંગ જયકારો દાદા ભગવાનના અસિંગ જયકારો દાદા ભગવાનના અસિંગ જયકારો દાદા ભગવાનના અસિંગ જયકારો દાદા ભગવાન મોડો લગ્ન કરવાનો છે twenty five years twenty five years twenty five years પચીસ આસપાસ આફ્ટર ટેન યર્સ એકાઉન્ટન્ટ થયું કાઉન્ટમ થવાના ને પૂછે તો માત્ર ને પૂછે માત્ર મા બાપે કે કોણ થયું મા બાપ ના કે એ અંગત જવાબદાર તને શું કહે છે મા બાપે જોવાનું ફાધર મધરે જોવાનું હું કોણ છું ખરેખરી એકાઉન્ટ કોની પાસે છે બધા કોની પાસે છે બધા એકાઉન્ટ કોણ એના એકાઉન્ટ કોની પાસે છે એમ કે કોણ જાણે કોણ જાણે છે આખા જગત નું કોઈ જ્ઞાની ભૂલ થઈ જાય જ્ઞાની ભૂલ થઈ જાય આપણે રિયલાઇઝ કરી આપે તારે સાથે ત્યારે ખબર પડે રિયલાઈઝ થવું છે ને તાકત ગરીબ છે ગરીબ છે બોલીએ પણ તું ગરીબ છે બોલીએ તને રિયલાઇઝ શું થયું છે હું મજા મૂકું તાર તો એવું રિયલાઇઝ થયું થિયરી એકલી ના ચાલે થિયરી થયું છે થિયરમ થવું છે હા થિયરી એકલી કરતી તારે તેલ રાગે પડી તપાસ કરવા રહી ને એવું કહી રહ્યું કે રાઈ રોહિત પછી વિશ્વાસ કેટલો બે મેં કહ્યું ત્યારે એમ ઉઠી ગયો વિશ્વાસ શંકા પડી ગઈ કે ના હાલ ખરેખર નથી આ ખરેખર તો જુદો થયો શંકા પડી જાય ને આપણા દેશમાં બે લેવું કે છે એ તમે બોલો મને શંકા પડી ગઈ આપણે હું આ નથી એવું શંકા પડે પણ તારે શંકા જ પાડી હતી શંકા જ પડતી નથી તો શંકા પાડી હતી ડાઉટફુલ લાગે કે વજર આયન અરે ના તે દાવ ભૂલ લાગવું છે તો અંદાજી જાય ને શંકા જ બોલતી નથી શંકા પડે શંકા કરી દે હા રિયલિસ્ટિક નથી લાગતું યાર હું રોહિત તો નથી એ તમે કઈ બરાબર તમે ચંદુ કહે તું બોલું હા કોઈ બહાર ચંદુ એ ચંદુ તો તું બોલું ના રોહિત તો તું શું પણ ખરેખર નથી not really what's inside me. Hmm. By the relative viewpoint, by dramatic viewpoint, you are Rohi. Not by real viewpoint. By dramatic viewpoint. This is drama. A life is drama is life. અને તું તો કાંઈ નહીં માન બેઠું તો ડ્રામા જેમાંથી ચાલે ત્યાં સુધી પછી આપણે કઈ તું કે ચાલ મરી ગયા તો આવે ડ્રામા પૂરો થાય એટલે ગામા પૂરો થાય પછી આપડે કઈ ચાલ માર્ગે આવે ગામા પૂરતી જાય ડ્રામા ને કેટલા અંક છે ડ્રામા ને કેટલા અંક છે હજુ ડ્રામા ની વાઈફ ને આપડે ડ્રામા ભરતું હોય તે ને શું કે જવાથી ધામા પૂરો થાય તો હજી પીગળાને ચાલે અને પછી ધામા પૂરો થાય લે પૂછ્યું એટલે એ કે છે પેલી પીગળાને કે ચાલ કે અહીં મારે શું લેવા દે હા તો ધામા ન હતું તો રિહર્સલ કરેલું હોવું જ જોઈએ ત્યાં ભેટો ધામા થાય નહીં તમારે બેનું રિહર્સલ પહેલા થયેલું જે તે તમને ખબર હોય કે રિહર્સલ કેટલા પૂરું છે યાદ નથી એ ખબર ના ખબર નથી તું એમને ખબર નથી પડતી ખબર હોત તો આ તમે આવું કરો છો રિયલી માની જાય ને રિલેટિવ છે ને રિલેટિવ રિયલ છે રિયલ હવે શું કરવું જોઈએ દાદા મને કરી આપો દાદા કરી આપો શું કરવા છતાં વધી આવ્યું ઉભા રહે છે દાદા ને કઈ કૃપા કરો મારી પર કરી આવે એટલે આપણે તૈયાર માલ લેવો શું તૈયાર માલ લેવો હા રેડી ગઈ પણ જાતે કરવાનું ક્યારે થઈ ગયો અત્યારે દાળ ભાત કઢી બનાવ આપી તો બગાડી નાખું કર્યું એટલે રેડી એમ બન્યા હતી વિધાઉટ ચાર્જ બાકી કાલે કરી આપો ચાલો તારી નામ લખાઈ દે એને એકાદ કરાવી દે ને તું સારું <laughs> रिया નામ લખાઈએ બેકાર છે ત્યારે કામ નથી અત્યારે આમ ચલાવવાનું બેકાર છે એમ બેકાર છે ચલાવવા એમ મેન સારામાં ધણી સારા સસ્તા નથી ઘણા સારામાં જયારે જોબ મળશે ત્યારે ત્રણ જણી મળશે પછી વધારે મળી આવે કઈ સાહેબ ફરી ધંધો હોય કેટલું દૂર થાય રહેવાનું જયારે પગે લાગે ત્યારે મને મને એક અનુભવ થયો એ તમે મને હાથ પકડીને એકથી બીજે લઈ ગયા ક્યાં લઈ ગયા બીજે નીકળી ગયા અને પછી બધા ઉપરથી બધું દેખાતું હતું અહીંયા બધું ક્યારે ગયા જઈ ગયો ચાલો કાલે હાથ પકડી તો દાદા એકદમ ખડખડાટ આવી છે આવી બહુ આવી એકદમ ફર્સ્ટ ક્લાસ દાદા યાદ આવ્યા હતા સરે ત્યાં ગયા બેઠા ત્યાં બેઠા લઈને નહીં આવ્યા તમારી ચોપડી બને છે ચોપડી ભણે છે આજે તમારી એમ પણ ગુજરાતી ના ઇંગ્લિશ ઇંગ્લિશ આપી દે વાંચે છે પછી તમને મળવા માંગે ચોપડી વાંચી લેશે પછી તમને મળવા આવશે હા જોબ પર જવાબ નથી અત્યારે હું ત્યાં જઈને આવ્યો અત્યારે ત્યાં જઈને જ આવ્યો જઈને આવ્યા કામ ચાલુ છે હાજી ભાઈ ગોવા હા કાલે આવો છો તે હું પૂછું કે કાલે જઈએ કાલે જઈએ નક્કી કરીશું કાલે મીના મીના સારી થઈ જાય જેઠા તો બહુ સુધરી વધારી વધારી વધારામાં મારા મીના જેઠાથી થઈ હજુ બહુ સારો ચેન્જ છે ચાપલા સારું છે આ પુણ્ય તમારી ઝડકી પુણ્ય કરેલી ને તે ઝડકી આ તમે પૂન કર્યું છે રામ મંદિર દેવ કર્યા છે છોડે કરેલો પૂન તો ફળ આપે નહીં બાવૈયા વાયા હોય તો બાવૈયા મળે અને પપના સ્વરૂપે હોય તો રેડકોટ મળે દાદા ને મારે પૂછવું છે પૂછે છે સવાલ દાદા એક મૂંઝવણ છે એનો સવાલનો જરા જવાબ જરા સમજાવો એક મૂંઝવણ છે એમને પૂછે છે સવાલ પૂછે છે કે આપવાની બીજા ભાગમાં તમે કહ્યું છે કે સફેદ પુથર ને પૂજે તો સફેદ થાય કાળા પથ્થર ને પૂજે તો કાળા થાય તો તમે હવે જે મંદિર ની સ્થાપના કરો છો એમાં સફેદ પથ્થર ની મૂર્તિ મૂકશો એનું શું તમે એવું કહ્યું છે આપતાવાણીમાં વાંચીએ અમે કે સફેદ પથ્થર ને પૂજે પૂજે તો સફેદ થાય કાળા પથ્થર ને પૂજે તો કાળા થાય તો કે આપ તમે મંદિરમાં સફેદ આરસ વાપરવાનું નક્કી કરે છે તો તેનું શું મંદિરમાં સફેદ આરસ સફેદ થાય ને બ્લેક બ્લેક હાર્ટ ના રહે ને સફેદ પ્યોર હાર્ટ થઈ જાય હાર્ટ પ્યોર થઈ જાય ના પણ પથ્થરની મૂર્તિ પથ્થરની મૂર્તિ ગમે તે સફેદ પથ્થર કાળો પથ્થર ગમે તે પથ્થર પથ્થર તો પથ્થર જ ને એની અસર કરે ના આવે કે પથ્થર તો પથ્થર જ ને પણ ગમે તેમ તો સફેદ કે કાળો પણ પથ્થર તો પથ્થર જ ને એ પથ્થર પણ આપણે જોનારા એને કાળું ગમતું ના હોય ને એમ કૃષ્ણ ને કાળું કૃષ્ણ ને કાળી મોટી છે ઘણી એનો કૃષ્ણ ભગવાન એનો કૃષ્ણ ભગવાન આપણે કૃષ્ણ ભગવાન આપણે સફેદ મૂકવાનું ના ના તો પછી તમારે તમે જે કહ્યું છે કાળા પથ્થર ની પૂજા કાળી મૂર્તિ નથી તો સ્વામળા હતા સ્વામળા નો રંગ લોકો જાણતા જ નથી સ્વામળા ના ના એટલે સમજાયું નથી એટલે તમે સમજાવો કે ત્યાં તમે શું કહેવા માંગો છો એ સમજાવો તમે શું કહેવા માંગો છો બીજું કશું કહેવા માંગતા ને આ જેવું તું જેવા સંસ્કાર પાડ્યું એ સંસ્કાર તાર જગત થી જશે સંસ્કાર પણ આપી એબ્સ્ટ્રેક્શન જેની પર હોય ને તે એ આપણને અસર કરે કે હે નહીં આ ચેતી રોગ છે બધો હા એટલે આપણે તો સફેદ પથ્થરને જોયા ને મન ચોખ્ખું રહે મન હાથ જોયા નહીં સફેદ થયું તો થઈ બ્લેક હાથ નુકસાન કરતા તો જો કપટ હોય ને ત્યાં બ્લેક પણ ઠાકોરજી માં મંદિર ઠાકોરજી ની મૂર્તિ તો કાઢી છે કપટ જેવી નહીં ના ના રણછોડજી ની મૂર્તિ કાઢી છે ભગવાન ની મૂર્તિ આ વસ્તુ જુદી કાળી નું હાથ કાળું હોય ને તે જુદી છે મૂર્તિ તો આપડા લોકોએ ચામડાનો અર્થ સમજ્યા નહીં કાળો પથ્થર લઈ ચામડા એટલે તો લગભગ આ એનું શર્ટ છે ને એવો રંગ છે શું છે પણ લોકોને સમજે નહીં શું આંબળે એટલે કાળું પછી ભગવાનને શું કહ્યું ભગવાન કે વડવા આવે એ વડવા આવે ખરા ના ભગવાન તો ના વડવા આવે ચાર ભક્તિ કહે અમે જોવાની એ વાત ના પણ સમજ ફેર થઈ જાય ને તમે જે આ પ્રમાણે કહ્યું છે કે કોણ કહે કે આ તમારું ભૂલ છે આ એનું શર્ટ છે ને લગભગ એને થોડુંક મળતું આવે એવા સાંભળા એટલે બહુ એટ્રેક્ટિવ હા કૃષ્ણનું આખું કુટુંબ એટલું બધું એટ્રેક્ટિવ હતું ન પૂછે કટોરી એટ્રેક્ટિવ ના હોય એટલું બધું હા દોરા ઉજાવાના ના હોય એટલે એવું એટ્રેક્ટિવ ચામડા અને બીજો મને એક પ્રશ્ન મૂજવે છે ખુલાસો કરવા માંગુ છું કે સાંભળા જગત જોયું નથી જોયું તો નહીં તો એને ખ્યાલમાં આવે તો અને આ સેજ મળતું આવે પણ એના જેવો કલર આવે કેવો બાકી બ્લેક નહીં આ તો કાળો પથરા કરી લે એની પાસે જોડ્યા જોયું કૃષ્ણ નહીં બેહાયા સીધી મારને ત્યાં એવા ગયા ઓખામાં ત્યાં અહીં કાળા નવું મંદિર બન્યું ત્યાં કાળી મૂર્તિ મૂકી છે અહીંયા માલિવુમાં હા અહીંયા લોસ એન્જલસમાં તિરુપતિમાં મંદિર છે ને એ મંદિર અહીંયા બાંધ્યું ત્યાં પણ કાળી મૂર્તિ મૂકી છે બાલાજી એટલે આ પછી આપડે પથ્થર મળે મૂકી દીધો આપડે સફેદ મૂર્તિ આમ મોડી વ્હાઈટ પથ્થર ના ના ગયેલા તિરુપતિ નથી ગયા દાદા કાયલ છે એ કાયલ હવે લોકો સમજાય થોડી આખું તમે સ્લીમ તેલ કર્યું તો કહ્યું વધારે કેવા ગમે છે તમે આ ડાયરું વજન ઓછું થયું છે હા ચોખ્ખું થઈ ગયું ખજા નથી આવ્યો વજન તો ઓછું લાગે નહીં આ આવું બધું ક્લિયર થઈ ગયું તારે બધું ક્લિયર કરી નાખો હા બધું ક્લિયર કરી નાખો હા તો ખાલી ઉપર થી કરવું છે હા બરોબર અંદર થી બધું કરી નાખો તમારે બંને નું બે નું તમે તો હર કરો એમનું કહી દે બધું કહેવાય અંદર હા જાય છે હા આ જાય છે દાદા એ પણ કે મારું કરવાનું છે હા એ પણ એમનું જુદું એ તો જયારે બે પેટીઓ જોડે મૂકી છે મારી પેટી મૂક્યા કેમ મૂક્યા કપડા કાથી આપડે સમજીએ હું આ ઝઘડા છે મારી બેટી એવું નથી કેતી બસ આજે કઈ ફોડો છે કાઢી નાખો બે કઈ વર્ષ પડો છે કાઢી નાખો તમારી કૃપા નીકળે એમ નથી સોલિડ થઈ ગયેલા છે એકદમ રોહિત ને કેમ નથી રોહિત આવી નથી છે પણ આ મજા આવે એવું છે પણ આ મજા આવે એવું છે કેને બહુ સરસ છે બહુ સરસ છે મજા આવે એવું છે પગલ ના જગત જગત મારી મજા આવે શું કરો ત્યાં માં સુખ